એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મહુવામાં બેઠા બેઠા ધૈર્યરાજ વાર્તા સાંભળે છે ઓહો હો હો ધૈર્યરાજ ભાઈ તમે આ વાર્તા તમારા ભાઈબંધ ને બહેનપણીઓને કહેજો પાછા હો ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે લાલચુ શિયાળ <laughs> કોઈ એક જંગલમાં એક જંગલી માણસ શિકારના આશયથી દૂર દૂર દૂર ચાલ્યો ગયો ઘણે દૂર નીકળી ગયા પછી એ માણસે એક ભૂંડને જોયું આ ભૂંડ તો કાળા પર્વતના શિખર જેવું ભયાનક લાગતું હતું અબય એટલું તો મોટું હતું એ ભૂંડ ભૂંડને જોતા શિકારીએ તેની તરફ બાણ છોડ્યું કરતું અને ભૂંડ તો એ બાણથી ઘાયલ થઈ ગયું ભાઈ પણ ભૂંડ જેનું નામ એણે તો ક્રોધથી પાછા ફરીને જોરદાર આક્રમણ કરીને એની મજબૂત દાંટોથી શિકારીનું પેટ ચીરી નાખ્યું શિકારી તો જમીન પર પડી ગયો અને બિચારો તરફડી તરફડીને મૃત્યુ પામ્યો મરી ગયો એ તો આ બનાવ પછી થોડીક વારે એક ભૂખ્યું શિયાળ ફરતું ફરતું ફરતું ફરતું ત્યાં આવી ચડ્યું શિયાળે ત્યાં ભૂંડ અને શિકારીને મરેલા પડેલા જોયા એક બાજુ મરેલું ભૂંડ અને એક બાજુ મરેલો શિકારી શિયાળે જોયું આ બંનેને જોઈને એ તો રાજી રાજી થઈ ગયું એણે વિચાર્યું કે અહો આજે મારું નસીબ ઉગડી ગયું છે વિધાતાએ આજે મારે માટે ભોજન તૈયાર રાખ્યું છે વાહ ભાઈ વાહ નક્કી મને પૂર્વજન્મના પુણ્યોને લીધે આ બે શિકાર એક સાથે મરેલા મળ્યા છે ઓહો હો હો મને તો કેવું સારું ફળ મળ્યું એ તો રાજી રાજી થઈ ગયું શિયાળ તેથી આ મળેલું ભોજન હું ઘણા દિવસો સુધી મારી ભૂખ સંતોષાય એમ બચાવી બચાવીને ખાઈશ મારે તો શિકાર કરવો જ નહીં પડે પણ આજે પહેલા હું આ બાણના ફળાને ચોંટેલા આંતરડા ખાઈશ શિકારીના બાણના ફળામાં ભૂંડના આંતરડા ચોંટી ગયા હતા શિયાળને થયું કે પેલા તો હું એ બાણના ફળા ઉપર જે ચોટ્યું છે એ માંસ ખાવ એમ વિચારી એણે બાણના ફળા પર ચોંટેલા બાણના મોઢા ઉપર ચોંટેલા ભૂંડના આંતરડાને ચાવવાનું જેવું શરૂ કર્યું કે ધનુષની પણછનો એક છેડો તૂટી ગયો ભાઈ અને એના માથાની આર પાર એ તો તીર નીકળી ગયું સણનન કરતું પાછું તેથી ભાઈ આ લાલચુ શિયાળ વધારે લોભ કરવા ગયું એમાં પોતે જ મરણ પામ્યું તો ભાઈ શિયાળભાઈએ આટલી લાલચ ન રાખી હોત તો એનું પેટ ભરાત પણ શિયાળ જેનું નામ લુચ્ચાઈ કર્યા વિના લાલચ કર્યા વિના ચાલે નહીં એને તો ભાઈ ધૈર્યરાજ ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે આલાવાલા કરી જાઓ સપનામાં જંગલ આવશે પંખીઓ આવશે નદી ને તળાવ આવશે ને આપણે બધા મોજ મજા કરીશું ભાઈ આવજો